એ આવો આવો મારા નાના નાના ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો પોરબંદરમાં બેઠા બેઠા બંટી વાર્તા સાંભળે છે અને એની સાથે એનો ભાઈબંધ વિકાસ ને પારસ ને કેટલા બધા ભૂલકાઓ સાથે બેસીને વાર્તા સાંભળે છે પોરબંદરમાં સાંભળો સાંભળો મારા ટાબરિયાઓ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું અને વાર્તાનું નામ છે લાલચુ મિન્ટુ <laughs> એક હતો છોકરો એનું નામ મિન્ટુ આ આ મિન્ટુ એની મમ્મી સાથે એની માસીના ઘરે બેસવા માટે ગયો અને મિન્ટુ ને એની મમ્મીને જોઈને એની માસી તો રાજી રાજી થઈ ગઈ બંને બહેનો એકબીજાને ભેટી પડી અને કેમ છો અને કેમ નહીં કરવા માંડી થોડીક વાર થઈ ત્યાં મિન્ટુની માસી એક કાચની બરણીમાં ઘણી બધી ચોકલેટ લઈ આવી મિન્ટુ માટે હો અને મિન્ટુની આગળ મૂકીને કહ્યું લે મિન્ટુ તારે જોઈએ તેટલી ચોકલેટ લઈ લે આમાંથી ચોકલેટ જોઈને મિન્ટુની આંખો તો એકદમ આનંદથી નાચી ઉઠી તેને તો મજા પડી ગઈ ઓહો આટલી બધી ચોકલેટ એણે તો બરણીમાં હાથ નાખ્યો અને મુઠ્ઠીમાં જેટલી ચોકલેટ લેવાય એટલી લીધી મિન્ટુએ અરે અરે પણ આ શું બરણીનું મોં સાંકડું ને મિન્ટુની મુઠ્ઠી મોટી એટલે તેનો હાથ કેમે કરીને બરણીમાંથી બહાર નીકળે નહીં તે હાથ બહાર કાઢવા ખૂબ મથ્યો ખૂબ મથ્યો ખૂબ મથ્યો બીજા હાથ વડે બરણીને પકડીને આડીને અવળી ને આડી આમ ને તેમ તેમને આમ ફેરવી પણ હાથ બરણીની બહાર નીકળે તો ને હે ભાઈ મિન્ટુની મમ્મી ને મિન્ટુની માસી એ બંને ને મિન્ટુની બરણી સાથેની આ કુસ્તી જોવાની ભારે મજા પડી ગઈ અને બંને તો કાંઈ હશે હશે થોડીક વાર પછી મિન્ટુની મમ્મી બોલી મિન્ટુ આવી મૂર્ખાઈ ના કર બેટા મુઠ્ઠી ખોલ અને થોડીક ચોકલેટ બરણીમાં પાછી પડી જવા દે આમ કરીશ તો જ તારો હાથ બરણીમાંથી સહેલાઈથી બહાર નીકળશે મિન્ટુએ મમ્મીની વાત માનીને એ પ્રમાણે કર્યું એટલે તરત તેનો હાથ બરણીમાંથી બહાર નીકળી ગયો તો ભાઈ આ મિન્ટુએ એક સાથે આટલી બધી ચોકલેટ લઈ લીધી એ કાંઈ ટેવ એની સારી કહેવાય એક સાથે બધું લઈ લેવું એ ટેવ સારી નહીં ભાઈ આવો હતો લાલચુ મિન્ટુ તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો